પાંચ ચોર્યાસી ઓગણીસ સવારે વસંતભાઈ ત્યાં ઓગણીસ પાંચ ચોર્યાસી વસંતભાઈ ત્યાં અવિનાશી તત્વ પાંચ છ અવિનાશી છ અવિનાશી તત્વ છ અવિનાશી તત્વો છે છ અવિનાશી તત્વો તત્વો શું શું કાર તો એ છ જે છે એ એકબીજાના જેવા છે થોડા થોડા આ જે છ તત્વો છે તે એકબીજા જેવા છે થોડા થોડા શું એકબીજા જેવા સરખા આવતા છે બધા જુદા જુદા પણ દાદાજી ગતિ સહાયક અને ગતિ અને આકાશ અને સ્થિતિ સહાયક હા એ ને પછી કાળ કાળ આત્મા અને પૂતગલ અને પૂતગલ એ પાંચ છે બીજા એ કેમ સમજાઈ ગયેલા છે ને એ કેમ નથી સમજાયેલો કયો ને સમજાયો આત્મા કે બીજા તત્વો સમજાયા છે ને આત્મા તત્વ કેમ નથી સમજાયું પેલા કેટલા સલ્લા છે કેવું ખબર પડી જાય સમજાયા નથી એ તો ઉપર ચોટ્યું સમજાયેલું હજુ ઇનર તો ઇનર સમજતા આવતા દાદા ના બીજું શું ઇનર સમજવાનું કાળ એટલે કાળ કાળ એટલે કાળ એમાં બીજું શું સમજવાનું ઇનર એના અણુ છે એટલા બધા દુનિયા બધી આખરે અણુ થી ભરેલી કાળ ના આજે કૃષ્ણ ભગવાન જે બોલ્યા હતા તે અણુ ને બોલાવાય એવું કૃષ્ણ ભગવાન બોલ્યાતા તે આજે જે અણુ હજુ છે તે કઈ પ્રયોગ કરે તો પછી એ જડે એમના શબ્દો ગીતા પછી સંભળાય એમના તો આ કશું ઉપર ચોટ્યું સમજવાનું થી મોક્ષ બહુ ઊંડા સમજે કામ શું થાય આપડે ગટરબસ પાણી જાય એટલું જાણી લેવાનું પછી ગટર કેટલી ઊંડી કેટલી પોળી કેટલી હળી ગયેલી કેટલી કોવેલી બધું આપડે જોવાની શું જરૂર અહીંથી પાણી જાય છે આ વચ્ચે અહીંથી ને અહીંથી આ જાય છે એટલું જ આવેલું છે એટલે બેવું ભેગું થઈ ગયું તો આત્મા બી એટલો સહેલો જ છે ને સમજવાનો જેટલો આકાશ કાળ સહેલું નથી એ કોઈ હેલું નથી પણ આપ મરી ગયા એટલે પછી સહેલું જ છે ને હવે પાંચ બહુ અઘરું આત્મા તો કોઈ આટલો જાણ્યો નહીં એક આટલો પણ આપની કૃપાથી જ્ઞાની કૃપાથી આપડા મહાત્મા એકલા જ જાણે બાકી બહાર કોઈ જાણે હિમાલયમાં રખડે ગમે તો રખડે બધા સંતો બનતો કશું જાણે રામ તારી માં એ તો ભગવાન ક્રિએટર એ સબ ભગવાન ને બનાયા પણ થંભે નહીં ભગવાન હે એવું બોલે તમે લાકડો ક્યાંથી બાળી છે <laughs> દાદાજી કાળના અનંત અણુઓ કીધા તમે પરમાણુઓ કીધા અણુ ને પરમાણુ કીધા આપણે કાળના કાળના અણુ એ અણુ એટલે આ ફિઝિક્સ ના જે અણુ છે એ જ એવા અણુ પેલા ના દેખાય આ રૂપી છે પેલા અરૂપી છે અરૂપી અણુ અરૂપી અરૂપી અને સ્થિતિ સહાયક અને સ્થિતિ ગતિ સહાયક ગતિ સહાયક અને ગતિ એ બે તો એના બી સહાયક અને સ્થિતિ સહાયક અને ગતિ સહાયક તત્વ હોય તો બસ અહીંથી છાપરું ઉડ્યું એટલે પછી ફરિયાદ કરે પડે નહીં પણ ના એને ઉભું રહેવા જોઈએ ને નહી તો માણસ અહીંથી નીકળ્યો પછી ફરિયાદ કરે એને ઉભું રહેવાનું નહીં ને એટલે આ સ્થિતિ થાય તો સ્થિતિ એ શક્તિ છે કે એના બી અણુઓ છે એ શક્તિ છે as a physics as a it is a કે it is a અણુ સ્થિતિ એ તો પૂરો પ્રદેશ રૂપે છે બહુ મોટું તે જેને જે ઈચ્છા થાય ને હા એટલે એને હેલ્પ કરે પ્રદેશ સ્વરૂપે એ અણુ ના ભાઈ એના પ્રદેશ સ્વરૂપે એટલે આ પાછું નવું કીધું એક ના પ્રદેશ પ્રદેશ સ્વરૂપે એ કહેવાય પ્રદેશ પણ તમે તમારી બુદ્ધિ ના આ ગિલોડી મરી જાય છે ને અરે ગિલોડી નું પૂછડું કપાઈ જાય લોકો શું કે જીવ એમાં નીકળે છે જીવ નીકળી રહેશે એટલે પછી પડી જશે કે એવું કે એવું કે ને તમે જોયેલી નહીં પૂછડી કપાયેલી તમે જોયેલી તમે જોયેલી કરે પછી ઊંચી થાય નીચી થાય ઊંચી થાય નીચી થાય ગિલોરી ચડી ગઈ પૂછલી હલ્યા કરે તો એ શું થાય કહો જીવ કપાય નહી પૂછડી કપાઈ ગઈ આમ કપાતા ને હાથે ચેતન એક જ થઈ જાય પેલામાં જુદું પડે નહી ગિલોરી પછી આખા ચેતન સાથે ચાલી જતી રહે હા રહ્યું પૂછડું તે નીકળે છે ને એ ગતિ સહાયક ભરેલું તે કુદાકુદ કરે છે ગતિ સહાયક ભરેલું તે કુદાકર ગતાય આપે ગતિ ને શું કીધું પ્રદેશ પ્રદેશ સ્વરૂપ છે ગતિ આત્માલય પ્રદેશ છે અનંત પ્રદેશ દાદા પ્રદેશ વિશે કોને પ્રદેશ એટલે તમારી ભાષા ના બોલો આ શબ્દ ખાલી આપેલા એટલું જ એ તો જયારે સૂક્ષ્મ વેદે સમજાય આપડે કામ નહીં બહુ ઊંડો ઉતરવા આ પાણી આવ્યું કઈ થી ત્યાં ટાંકી માંથી આવ્યું શામાં આવશે પડાવીમાં ક્યાં જાય છે આ પછી એમના હાથ પગ ધોઈ નાખી મળું ધોઈ નાહ્યા પછી જાણવા બહુ ગયા ઊંડા તો બે પડે કામ શું આપડે કામ હાથે કામ ગાડીમાં ક્યારે બનાવી શેની બનેલી છે બધું જાણે જરૂર આપડે ગાડી બેહીને ગયા હતી છે ને પછી ગાડી એને ગયા ને આપડે આપડે ગયા ભૂતગલ તો બધા અણુઓનું બનેલું છે ને ભૂતગળ ભૂતગળ ભૂતગળ માં બધું આવી ગયું ભૂતગલ ધર્માસ્તિક બધું આવી જાય પણ ખરી રીતે ભૂતગલ આનું એકલા જ ગણેલું છે પણ ખરું જોવા જાય તો બધું ભેગું થાય અને આ અનિમી બધું હોય આ ભૂતગલ પણ લોકો એને સમજે એક અણુ એકલા ને ગણ્યું છે રૂપીને રૂપી તત્વ કેમ આ વિચારો આવ્યા હતા તમને બધા આત્મા જાણવા જલ્દી આત્મા જાણી લીધો કેટલો કોઈ આત્મા જાણી લીધો કે આ ભાગ આત્મા ને આ નો સંભાવ નિકાલ કરે તે આ નો આત્મા એ સંભાવે આત્મા નિકાલ કરે છે કે તરુલતા કરે પ્રજ્ઞા શક્તિ આત્મા જાતે કશું ના કરવાનું કશું ના તરુલતા બેન છે તે ઉગ્ર થયા હોય કડક થયા હોય તો તમને મય ગમે નહીં કે આવું શા માટે એને પાડે આત્મા અને પેલા તરુલતા બધાના દિલમાં એવી બે ભાવના નહીં હોય ના હોય કોઈ નહીં કોઈ બોયા નહીં બાવાઓને સાધુ ને સંન્યાસી આચાર્ય કોઈ નહીં આપણને કેમ સહજ લાગે છે નહી તો અને માટે તો આવું તમે કહો ને તારે પેલા તો સંન્યાસ આશ્રમ છે ને ત્યાં પાર્લામાં તે બધા શું કે કરોડ ઉપાય ના થાય તો કરોડ ઉપાય ના થાય એવું કે એમને વિચાર કશું ભાન જ ના થાય એ તો સારું કરવાનું શીખે ગુસ્સો ના કરો શાંતિ રાખો શાંતિ ગુસ્સે બે સંસાર એટલે સંસારમાં સંસારમાં આમ હોય ગયો આમ હોય ગયો ખાટલા નહીં ખાટલા નહીં સંન્યાસાસ્ત્ર માને આમ ના આવે કે બેન કે છે કઈ શબ્દો થી વાંચવાથી ગપ્પા મારે કે તો અમને બધાને તો આપ કે કે કરો છો તો બધું ધ્યાનમાં કેમ આવી જાય અમને મહાત્માઓ ને આ શૈલેષ ને બીજુ ને બાબુજી બધા આવડા આવડા છોકરાઓ નો ધ્યાનમાં રહી જાય છે ધ્યાનમાં રહી જાય છે ત્યાં સાચું છે ને આ ખોટું છે અથવા બે શક્તિ અંદર થઈ ગઈ છે ધ્યાનમાં બેહાડ્યા જેટલું મેં નીકળ્યું એટલું ખરું કાચું રખવા છે થઈ લે ફરી વાર કે ભક્તિ નિવારણ કોઈ માટલું કાચું રહી ગયું તો ફરી નિવારણ આપડે મીનાબેન જ્ઞાન માં બેસશે ને પછી એને બહુ સારું લાગશે એમની સમજ બહુ ઊંડી છે કરો છો ને કે મોક્ષ સહજ છે એ કઈ કોચિંગ તો ખ્યાલ આવ્યો કે સીધું કેટલું છે બીજું છે ને ખીચડી બનાવે ખરી એ લાકડા લાવો કોલસા અને હરગાવો મીકા આકડી મૂકો પછી દાળ લાવો ચોખા લાવો પાણી લાવો તો કશું જોઈએ દાદા કરોડો ઉપાય આત્મા જેવી શ્રદ્ધા દેહ ની હું આત્મા છું શ્રદ્ધા દેહ શંકા શંકા ને શંકા આ કોણ કરે તો બીજું કોણ કરતું છે મારા હું જ કરું છું છૂટે નહીં ને ચિંતા ના છૂટે આત્મા ઉપર બધા આવરણો સાથેનું જીવે મરે જીવ પેલી બીજી આપતો અરે બીજું પેલું એ આપો છે કે પાર્લામાં તમે એકવાર સત્સંગમાં કહેલું કે એક સ્ટેજ એવી હોય કે વસંતભાઈ કરે છે અને બીજી અને એમાં તન્મયાકાર હોય બીજી સ્ટેજ એવી હોય કે વસંતભાઈ કરે છે અરે વસંતભાઈ જુદા અને પોતે જુદો એટલે આ કરતા જુદા અને પોતે જુદા અને ત્રીજી ટોપ ની સ્ટેજ એવી છે કે વસંતભાઈ શું કરે છે એને પણ જુએ છે અને આત્મા વસંતભાઈ શું કરે છે એને જુએ છે એટલે આત્માને પણ જુએ છે એ સમજાવો કે છે જરા કયું કહેવાય એમાં કોણ કોને જોયું છે ને કોણ કોને જોયું આ જોવાના કાર્યમાં પડ્યા છે ને એ કાર્ય જોવાનું સહજ હોવું જોઈએ જોવાનું એને કરવું પડે શું કરવું પડે જ્ઞાતા દ્રષ્ટા રહેવું રહેવું પડે રહેવું પડે છે એટલે એને પણ જાણનારો છે ઉપર કોણ છે જાણનારો રહેવું રહેવું પડે છે પછી મેં મેનેજર થયો પાછો ઉપરી પાછો ઉપરી જોવું પડે નહીં જોવે દેખાય દેખાયા જ કરે એટલે આ જ્ઞાતા દ્રષ્ટા જોવું પડે છે એ કોણ અને એને પણ જે જુએ છે તે કોણ મૂળ મૂળ છે તે એને પણ જુએ તે મૂળ જોવું પડે છે તે વચલ ઉપયોગ એટલે એને પણ જાણનાર છેદ છેલ્લી દશામાં અરીસામાં છતે આપડે આમ બેઠા અરીસે પેણ મૂક્યો આપડે બધા દેખાય તરત એને કઈ જોવું પડે ઝળકે તું આત્મા ઝળકે બધું આખું જગત એ વચલો કોણ દાદા વચલો એ ઉપયોગ પણ કોનો ઉપયોગ એ આત્માનો એ પેલા એને પ્રજ્ઞાનો પ્રજ્ઞાનો અને એ જયારે સંસાર ભાવ માં હોય છે ઉપયોગમાં આવી ગયું એટલે બહુ થઈ ગયું આગળ આપણે બહુ કઈ જરૂર નથી આપડી કોલેજ થી આગળ ની નથી ભાગ બાકી છે ડિગ્રી આપી દેજો હા એ ડિગ્રી આપી દેજો એક વર્ષ માટે ના રાખશો છેલ્લું વર્ષ છેલ્લું વર્ષ બાકી રહ્યું બેન કે છેલ્લું વર્ષ બાકી રાખતા આ ભાવે ને બીજા ભાવે ના બીજા ભાવે પણ અત્યારે રહ્યા દે ને અત્યારે છેલ્લું વર્ષ બાકી રહ્યું તે આ ભગવાન ની પાસે જઈને બેસીને ત્યાં આગળ ભાઈ ને દાદાજી સિમંદર સ્વામી આપણને બધાને જોતા હશે ને જોવાની ગરજ જ નહીં ને મેં ઝડકે એમને ગરજ નહીં ને આ શું કર્યું દેખાયું એમને શું પણ દાદાજી એમને બી એમને જે એમની ભજના કરતું હશે એ વધારે ઝડપતા હશે ને એમની પાસે જે શ્રીમંદર સ્વામી ની ભજના કરતા હશે એની વાત તો જુદી ને ભગવાન ના આસિસ્ટન્ટ કેવાય ને ભગવાન ના આશી કલ્યાણ થઈ જાય હિંમત સ્વામી નામ દેશે તો એ ફાયદો થઈ જશે દાદા તમે એમ કેવું ને કે સવારમાં આપણે સિમંદર સ્વામી ને ચાલીસ વખત નમસ્કાર કરીએ પ્રણામ કરીએ પહોંચે તો પ્રશ્ન એ છે કે ટાઈમ ડિફરન્સ તો ત્યાં બી હોય ને કે ગમે ત્યારે થાય છે તો એવું સવારનો કોર્સ નથી કરીએ દરરોજ પણ ટાઈમ ડિફરન્સ આપડે સવારે તમે નમસ્કાર કરવાનું કહ્યું તો કે આપણું અહીંનું સવારો પણ ત્યાંનો તો ટાઈમ ડિફરન્સ હોય ને જેમ અમેરિકા ને એવું આપડે જો ભાવ એટલો બીજા કામ પર જતા પેલા ધંધા ધંધા પેલા ધંધો ના આવે ગમે તો દસ વાગે કરો બાર વાગે કરો ને આ તો સવારમાં કહેવાનો ભાવ એટલો કે કામ પતી અને સવારમાં તે છે તે ખરો ટાઈમ તો શિયાળામાં જ કરવું પડે કેવું શિયાળો કયો કે ઉનાળા માં ઉનાળામાં <laughs> અમે દાદા ભગવાન ને નમસ્કાર કરીએ એટલે આપને નમસ્કાર કરીએ તો તે અમારે કેટલી વખત કરે અમારા તાર રોજ તમને જોડાય કારણ કે અમે દાદા ભગવાન ને નમસ્કાર કેટલી વાર કરીએ તો જેથી કરીને અમારો તાર તમારી જોડે રોજ જોડાય અમારે હંમેશા જોડેલો રાખવો છે ના એ તો પછી ગણવા વખત છે ના પણ એ તો પછી સહજ થઈ જાય ને ના કહ્યું હો વખત તો પછી ગણ કરી કે એક વખત <laughs> દાદાજી આ શ્રીમંદર સ્વામી નું ગણવું જ પડે છે શ્રીમંદર સ્વામી ગણવા પડે છે ચાલીસ વાર માટે ગણજો દાદા તો નિરંતર રહેવા જ બરોબર છે રહે છે પણ અમને એમ લાગુ છે ઘણી વખત એવું થાય છે હું દરરોજ બોલું એક કલાક દાદા ભગવાન ભણવાની સિસ્ટમ તો આપડે તો રાખવી નહીં સિમંદર સ્વામી માટે રાખવું ચાલીસ એક બે ત્રણ ચાર બોલું દાદા ભગવાન અસીમ એટલે સીમા રહી સીમા રહી અનલિમિટેડ અસીમ એટલે અનલિમિટેડ ઇંગ્લિશમાં બરોબર <coughs> તમને કોઈ વાક્ય ગમ્યું બોલ્યા નહીં કશું તમે બોલતા હતા એટલે ચૂપ ના પેલું વાંચ્યું તમે કયું વાંચ્યું પૂછો નામ લઈએ દ્રષ્ટિ સમક્ષ શું હોવું જોઈએ બીજી હતી ને પેલા સામું જોવાનું છે બપોર દાદાજી પેલી નથી દાદાજી બાબુજી પૂછે છે બાબુજી પૂછે છે કે આપણે જયારે નામ દઈએ ત્યારે આપણી દ્રષ્ટિ સમક્ષ શું હોવું જોઈએ મનમાં મનમાં વિચારોમાં કયું બોલો શ્રીમંદ સ્વામી ને નમસ્કાર કરું છું દાદા નું જયારે આપણે નમસ્કાર વિધિઓ બોલીએ પંચ પરમેશ્રી ભગવંતોને નમસ્કાર ઓમ પરમેશ્રી ભગવંતોને નમસ્કાર તીર્થંકર સાહેબોને નમસ્કાર શાસન દેવ દેવીઓને નમસ્કાર ત્યારે અંદર દ્રષ્ટિ સામે શું હોવું જોઈએ નજર સામે અંદર તમારો અસીમ જે જે કારો બોલી નજર સામે દાદાની મૂર્તિ હોય છે ફોટો ચિત્ર ફોટો કોઈ બી સ્વરૂપ આવે તો આપડી નજરો નજર આટલું બધું દાદા રે એટલે તને બેઠેલા દેખાય ત્યાં ખાતા દેખાય જોતા દેખાય કરે છે કોણ એ સમજે તો ઉકેલે કાયમી કોયડો કરામત કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો કરામત પૂતગલની બાજી સ્વાભાવિક જ્ઞાનને ત્રેજો હા હું કરું છું એ જ મત કરે છે કોણ સમજી જાય તો તમે વ્યવસ્થિત સમજી ગયો કે કોવાયડો ઉકલ્યો ના ઉકલ્યો તરત જ તરત જ સમજાવ નાખો બોલો ને બોલો ને વાંધો છે પહેલેથી બોલો કરામત ઉદગલની બાજી સ્વાભાવિક આ કરામત પૂતગલ ની છે લોક જાણે કે ચેતન ની છે શું લખે છે કરામત ચેતન કરી છે કે પૂતગલ ચેતન ની પૂતગલ ચેતન ની હાજરી ને લીધે કરી શકે છે ને એ જુદી વસ્તુ છે પણ આ લોક શું જાણે ચેતન કરે છે ચેતન કરતા નામે નથી બિન ગુનેગાર ને ગુનેગાર કરાવે છે ચેતન અક્રિય છે આવું ધ્યાન રહે છે અમને તો એવું ધ્યાન ના રહે કે ફલાણે ફાલે ફલાણું પેટ કાઢો આ ક્યાંથી આપણે આવું બધું ધ્યાનમાં આ એક અજાયબી થઈ જાય છે દાદાજી કેવું છે પંદર વર્ષ પહેલા નીકળેલું બોલો છે લખાયેલું છે થઈ જાય પણ કોયડો જ ઉકલતો નહીં મારા કરે કોણ કે છે અને ભૂત વળગ્યો તો ભૂત કરે પણ કરનાર તો કોઈ જોઈએ જ નહીં કે માણસ ને ભૂત ભૂત નહીં પણ પ્રેત વર્ગ્યું હોય તો પ્રેત જ કર્યા કરે મેં પછી માણસ શક્તિ ના ચાલે જે વર્ગણ હોય તેનો અમલ હોય કોનો હોય વર્ગણ હોય અરે પ્રેત નહીં દારૂ પીધો હોય તો દારૂ નો અમલ હોય શું કહે એનું ચરણ બંધ થઈ જાય તમે પીધેલો ને કરેલો ખરો પછી પવિત્ર કરેલો નહીં થાય કોઠો એઠો કરેલો જો ને સુરતી પ્રજા કોઠો એઠો કરતા શીખે કેવા સરળ લોકો સારા લોકો છે કોઠો હેઠો કરીને કોઠો હેઠો કરે કે ચાલો પછી લખ્યું છે આગળ અતિ મુશ્કેલ વિનાશ ની કિરપા સરળ ને સમજાયું અપીડ આ મોક્ષ સુખ સંપદા ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડ નો હું જોઈને કહું છું નથી ભગવાન કોઈ કરતા જગત ખૂણો સકલ બ્રહ્માંડ નો હું જોઈને કહું છું નથી ભગવાન કોઈ ભગવાન કોઈ કરતા જગત આખું જગત આખું આખું સ્વયંભૂ એટલે વૈજ્ઞાનિક રીતે વિજ્ઞાન થી ટુ એસ ને એવું ભેગા થાય પાણી થઈ ગયું એમાં કોને કરતા કોઈ બાપો નહીં સ્વયંભૂ આવું વાંચી નથી આવું તું હોય કે ખરાબ થઈ ગયું તેને લખેલું લાગે છે એવું કે <laughs> દાદાજી આવું સાંભળવા દસ બેઠા છે આવું સાંભળવા તો કરોડો બેસવાનું છે કરોડો બેસવાનું છે હા પછી શું કે છે આગળ છું ઇતિહાસે હું અજોડ જગત જગતમાં મૂળ હું પરથમ જિનેશ્વરી મૂર્ત આ અક્રમ પહોંચ્યું આજ છે વિક્રમ અનંતા યુગમાં અપવાદ પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવાન જગત ને ખુલ્લે આમ કહ્યું હું કારણ અગુરુ લઘુતમ કેવું સરસ પદ બહુ સુંદર છે આ છપાયેલું છે ચોપડીઓ પડી રહેશે તે લોકો ધ્યાન ધાર ખોરી કાઢે બધું છપાઈ ગયેલું બધું જેટલું નીકળ્યું એ બધું છપાઈ ગયું કવિ કવિ નું બહુ સુંદર લખાણ છે આપના બહુ સુંદર લખાણ એને લેતા આવજો નેક્સ્ટ આવતા વર્ષે લેતા આવજો એમને ને દીપકભાઈ ને હા એને સમજ ના પડે ભક્ત બાકી એને માળે કેવું સર નીકળી એ તો એનો બધો આવે એનો આ રોગ નીકળી જશે ને પછી સારું સારું એને એ આપવાનું છે દાદાજી આપણા આપણા આપણા જ્ઞાન થી મહાત્માના ડિસ્ચાર્જ જરા જલ્દી જલ્દી થાય એવું ખરું જપાટા ભેર ભરેલો માલ નીકળે છે કોને અમે બધા જ્ઞાન માં બેઠા પછી અમારો ભરેલો માલ જરા જલ્દી નીકળી જાય ખરો નીકળી જ જાય ને બીજું હંમેશા કશું કાળ પાકે એટલે કેરીના માલિક ને કેરી ખાવી હોય તો ના ખાવી હોય તો એની કેરીઓ થઈને કરી પડે એમ નઈ જરા જલ્દી નીકળી જાય ખરો વેલો વેલો નીકળે ખરો ના એ તો આ દિવાળી દિવાળી બાબા કઈક તો કેરી કાઢ તો શું થાય ના કાઢે એટલે એમને પ્રાઇમ છે નીકળે વહેલું કાઢે ઉતાવળ ક્યાં મળે ઉતાવળ કરી ખીચડી ઉતાવળ કરી ઉતારીએ નઈ બરોબર તો સીધે નહીં સીધે ના સીધે અને સીધા વગર ની ખીચડી ખવાય નહીં ખવાય આપડે સીધે છે એવું કે છે સીધું એટલે શું તો હવે કવિ આપણો જે ખરાબ તમે કહો છો વાર જ લાગે એનો ટાઈમ આવે ત્યારે જ નીકળશે એ નીકળે જોયા જ કરો એ જ ફિલ્મ આપણી એ જ ફિલ્મ કે રામ મોહન શું કરી રહ્યા છે અને ખીચડી સીધે નહીં તો શું કામ નહીં સીધા દેખ નહીં લે સીધા દે લોકો સીધા દેખ નહીં હા સીધા દેવ એટલે શું એને પરિપક્વ થવા દેવી બરોબર પરિપક્વ થવા દેવી બીજું કયા શબ્દ માંથી આવ્યો સિદ્ધ થવા દો સિદ્ધ થવા દો તે આ સિદ્ધ થતા થતા સીધું આવી ગયું બોલો સિદ્ધ થયા ચઢાયા પછી એને સિદ્ધ થવા દે છે પછી ક્યારે ખાવાય સીજું પહેરી ગયું સીજું પહેરી ગયું સિદ્ધ થવાનું તક આ તાપ થવા દે કે સુરતીએ હિજવા દો કરી કાઢે સુરતી પાછું હિજવા દો હિજવા દો હિજવા દો કરે તે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો જે પરમાનન્ટ છે એ છે કોયડો શું પરમાનન્ટ છે ને પરમાનન્ટ વાળી હા કાયમી કોયડો ઉકલે તો ઉકલે નહીં ને દાદાજી આપ જ્ઞાની ની સેવામાં હજી એ બહુ ખામી છે તે આપ જે આ બધું આ કીધું તો હમણાં એવો ભાવ થાય કે આપની જે સેવા કરીએ છીએ એ તો કશું જ નથી એનાથી વધારે થવું જોઈએ તો આપ સમજાવો તો વધારે થાય એમ કે છે કે આપની જે સેવા કરીએ છીએ એમાં બહુ ખામી છે આમાં ઓછું લાગે છે તો આપ કઈક સમજાવો તો અમારાથી વધારે થાય એમ બરોબર છે ખામી હોય તો રાજી ના દેખાય નહીં ખુબ થવું જોઈએ હજી ખુબ થવું જોઈએ બહુ ખૂબ થાય ત્યારે પાછા ગુસ્સે થઈ જાય અકળાઈ જાય અમારે જોઈતું હોય તમારે ભીખ હોય એની એ તમારે ભીખ રહી નથી પણ તમે શું કરી રહ્યા છીએ ના પણ મારું કેવું એમ કે આપ જ્ઞાની ના સાનિધ્યમાં રહીને અમારું બધાનું અમારો બધાનો વ્યવહાર એકદમ સુંદર હોવો જોઈએ વ્યવહાર એકદમ બધાનો સુંદર હોવો જોઈએ ના એ પક્ષમાં પડવું નહીં વ્યવહાર સુંદર છે તેથી મારે વળવું નહીં પડતું એટલે ચારી પચાસ હજાર <laughs> માં જોવાનું ના કોઈ વડું ના પડે દાદા કે પણ આપ દીપક ને દીપકભાઈ ને નીરુબેન ને ભરતભાઈ ને તો વડો છો અમને કેમ નથી વળતા દાદાજી આપ નીરુબેન ને દીપકભાઈ ને અને ભરતભાઈ ને એ ત્રણ ને તો વળતા મેં આપને જોયા છે એટલે એમને શા માટે કે એમને અમારી પાસે જે ભૂલ થાય જો ના કહીએ તો એ ભૂલ ને ખરું છે એમ માની લે બરાબર ખરું છે એમ માની લે તો પછી એમને ઊંધે રસ્તે જાય એટલે એ લોકો અમને કે મને કે તમને કેતા રહેજો કે એટલે અમને બી કેતા રહેજો નવરો કે નવરાશ જઈને મને કે હું એમને કેતો એના કરતા કયા કરતા આપડે આપડે આપડે આપડે રેગ્યુલર થી જઈએ શું ખોટું એમને તો અવરું બેસી જાય કે છે ના દાદાજી ને આગમ છે હું ઘણા ફેરા નહીં બોલતો ને તે હું જ કરે છે ના ગમતો પણ હું ચાલવા દઉં શું કે છે અરે એનો રાખશો દોડે મનોરંજન યહાં બરવાદ ઘન ચક્કર લૂટાતું શ્રદ્ધાળુનું ધન તે મનોરંજન માં દોડે અહિયાં અને ભરવાડ એ મનોરંજન કરવા જાય મનોરંજન થાય અહીં જ કપાઈ જઈશ આ તો કતલ કોનું આ બધે જઈએ ને આપડે સાધુ સંન્યાસીઓ માં આપણું જે શ્રદ્ધા ધન બધું લૂંટાઈ જાય કે આ ફલાણ મારા સારા ના ઢીકણા મારા જોયેલું કેવું ઘટાનું આખા આપડા મહાત્મા મુંબઈ આવે મુંબઈ જોવા ના મારી પાસે મેં કુછ જવાનું સરફ થઈ અહીં જ જોવાનું બીજે જોવા જેવું છે શું બધો મોહ દાદા એ મોહ ભરેલો માલ નહીં ભરેલો ભરેલો અરે ઘેટા ને નથી અક્કલ તે દોડે જ્યાં મનોરંજન યહા બરવાડ ઘનચક્કર શ્રદ્ધાનું દાદાજી પણ આપની હાજરીમાં આનો મીઠાશ અને અનુભવ લાગે આપ ન હો ત્યારે એટલી ઈચ્છા બી ઓછી થાય પછી આપના જય જયકાર બોલીએ અને ચરણ વિધિ વાંચીએ ને હું તો આપતા સૂત્ર વાંચું ને આખું જાડું આપતા સૂત્ર તો બે બે બે પાના વાંચું તો મને તો મગજ ખાધો એટલો બધો એ થાય શું સેચ્યુરેટ થઈ જાય સંતૃપ્ત થઈ જાઉં આ લોકો પંદર વીસ પાના વાંચે રમેશભાઈ કે છે કે તારું વાંચન બહુ ઓછું છે ખુબ વાંચવાનું રાખ પણ હું થોડું બે ત્રણ વાંચ્યું ને એટલે ભરાય જવાય છે બહુ છે એક વાક્ય સમજાય બહુ છે આ ચોપડી આવડી છે પણ એક વાક્ય જો સમજે તો બધું કામ થઈ ગઈ ચોપડી શાંતાબેન મોટી ચોપડી વાંચતા હતા એમને આપજો આપતા સૂત્ર માં આપતા હતા એમને કોઈ ફ્રેન્ડ ને આપી દીધું છે નીરુબેન આપશે તમને દાદા ને એમ નથી અરે નહીં આખું જગત ફસાય છે બધા બધા થાય તારે એનું મોડું જે ખબર પડી જાય વડવાટ થાય તારે મોડું જોઈએ ને તારે મોડું ચડી ગયેલું ભાઈ દાદાજી આ પોપ છે કે આપડા જે મોટા મોટા કથાકારક છે એને આપણી પાસે સમજાવીએ તો સમજી જાય ખરા ઉપર ચોટિયા ભાષા સમજે કે પુનર્જન્મ નહીં અંદર ખાને ના સમજે તો એમના એવા ભાવ કર્મ કરેલા એટલે આ લાખો લાખો ને કથાઓ કે છે એમણે એવા ભાવ કર્મો કરેલા એટલે આ લાખો માણસો ભેગું થાય લોકો વખત વખત કાઢવા લોક ભેગું થાય અને પેલો રેડિયો જાણે આપણને મળશે બસો પાંચસો રૂપિયા <laughs> વેપાર બધા સોદાબાજી તમે જોયેલી ને સોદાબાજી જોયેલી હું તમે નહી જોયેલી કેટલા બધા વાક્ય એક સમજે તો લખી જાય નહી તો ગેટા મનોરંજન માટે ફરિયાદ કરે <laughs> આશ્રમ સંન્યાસ આશ્રમ માં બહુ જ હતા પણ દાદાજી હમણાં અમને બધાને સંસ્કાર પડે ફિલ્મ આપડે બાર ફિલ્મો જોઈએ ને મૂવી એનો મને શોખ ઘણો છે એ કેવો એ કેવો ભરેલો માલ એ શું થયેલું એ કેવો માલ ભર્યો હશે કેવો ફિલ્મ જોવાનો માલ તો એના જીવન જેવો મોહ નો મોહ ના પ્રકાર જાત જાતના મોહ ના પ્રકાર ફિલ્મ જોવાનો ફિલ્મ કઈ જોવાની છે કે અત્યારે શું ચાલી રહ્યું છે એ બધું જોવાનું છે તે જોવાને બદલે બીજું જોવા જાય હા રાતે કેવી ફિલ્મ ચાલે છે એક આ બોલે છે દાદા દાદા વળી વચ્ચે બે છે ખુશી પેલો ફેરવે છે ફિલ્મ તમને તો આ બધી ફિલ્મ દેખાય પેલી ફિલ્મ તો ગમે નહીં મરદાલ ફિલ્મ આજી પેલી મરદાલ આ તો આનંદ જ જુદો આનંદ કુદી કુદી ને જા ગાતા હતા બહુ બાબા વચમાં ડખો નહીં કરવાનો આ મૂવી આમ જોવાનું તો ગાતા હતા કે તારે રમેશભાઈ રમેશભાઈ ખુશ રહેશે કે બાબો નોકરી ધંધે લાગ્યો ભણે છે અને એ તો ઠીક પણ દાદા માણે છે એટલું તો પૂછો હવે પૂછો દાદા ને પૂછો દાદા આત્મા એટલે પૂછી દો એમને પૂછવું છે કશું આત્મા એટલે શું આત્મા આત્મા એટલે શું આત્મા એટલે શું આત્મા Ha ha ha. આત્મા એટલે આપણે ખરેખર છીએ કે જાણતા નથી શું નામ બેન સુલુબેન તે સુલુબેન તે આ શરીર નું નામ આ શરીર છે ને એનું નામ પાડવું ના પાડવું ઓળખે ને એ લોકો એક નામ તરુલતા પાડે એક નામ સુલુબેન પાડે પણ પોતે આત્મા છે પણ આત્માને ઓળખવો જોઈએ ને પોતે આત્મા છે આત્મા જુદો છે શરીરમાં એ ચેતન છે અને આ જડ છે હું સુરબેન છું એવું જાણીએ ત્યાં સુધી આત્મા નહી હું શુદ્ધાત્મા છું જાણીએ ત્યાંથી આત્મા યાદ રહે છે કે હે અરે દાદા યાદ રહે છે કેટલો વખત એ જ આત્મા શાસ્ત્રકારો લખ્યું કે જ્ઞાની પુરુષ એ જ તમારો આત્મા જ્યાં સુધી બીજા આત્મા નો તમને ખ્યાલ બરોબર ના બેસે ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ જ તમારા આત્મા એ જો નિરંતર છે તો આત્મા જ છે બેન તો જાત્રા હતા હવે એમને બીજી જ્ઞાન એટલે કેટલા મોટા તમારાથી બાર બાર બાર વર્ષ હશે બાર પંદર વર્ષ પંદર એક વર્ષ પંદર પંદર નહી બાર હશે બાર સમજવી તમારા મોટા જ્ઞાન એટલે શું જ્ઞાન એટલે શું જ્ઞાન એ જ આત્મા જે જ્ઞાન છે ને તે જ આત્મા તે સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન શું સમ્યક આ જ્ઞાન ભ્રાંતિ જ્ઞાન કહેવાય અમારા સસરા ને અમારા મામા ને કાકા ને બધું ભ્રાંતિ જ્ઞાન એ આત્મા નહીં આત્મા સાચું જ્ઞાન એ આત્મા પ્રકાશ જ્ઞાન એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્યોતિ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ આત્મા દાદાજી જ્યોતિ સ્વરૂપ એટલે આપણે દીવો પ્રગટાવીએ એ જ્યોતિ નહીં ને સમજ ની જ્યોતિ સમજ એ જ્યોતિ સમજ એકલી નહી સમજ અને અનુભવ બે ભેગું થાય ત્યારે જ્યોતિ થાય સમજ અને અનુભવ સમજ ને અનુભવ ત્યારે જ્યોતિ અમારી સમજણ માં વર્તે અને અનુભવ વર્તે કરે એટલે જ્યોતિ ઓમ શાંતિ વાળા આપડે નીચે ઓમ શાંતિ આપડે કહીએ કે હું જ્યોતિ સ્વરૂપ છું હું બિંદુ સ્વરૂપ છું પણ આ નહીં સમજેલા કે અનુભવ અને સમજ એ જ્યોતિ છે પછી એ જ્યોતિ ઉભરાય પછી જોડે બેઠો તેને સુખ્યો થઈ જાય રાતે ઉભરાતું હતું કે બે દિવસ થી બે દિવસ થી ઉભરાય ભીખુબેન આવ્યું હતું કે એમ અનુભવ અને સમજ સમજ કઈ ગઈ બેબી આજ ચા પીવાય નથી આવી મને સમજણ વર્તે સુતેલી હશે કદાચ કે નીચે કામ કરતી હશે એ નથી આપણે જબરું કીધું સમાજ અને અનુભવ એ જ્યોતિ એટલે દાદાજી એના જેવું કે સમજ એટલે આ કેરી મીઠી છે એ સમજ અને ખાઈએ અને ગળી વર્તાય ને અનુભવ થાય એ જ્યોતિ થઈ એટલે અનુભવ કેરી આવી હતી અનુભવ રહેવો જોઈએ અનુભવ રહેવો જોઈએ રે આ સંસારી બજારી વસ્તુ અને જ્ઞાન પુરુષ મહિતી કરી આપે અનુભવ રે પણ આત્મા નો ના રે એ તો બધું સંસાર નું તો રહે ને હા રહેવા માટે જ આ બધું કાર્ય કર્યા કરવાનું તેમ તેમ મજબૂત થતું છે આવો રિલેટિવ <laughs> રિયલ જોયું હા વ્યવસ્થિત સમજાઈ ગયું છે સંભાવ નિકાલ કરવાનો સંભાવ નિકાલ થાય છે અને ચોપડો દા નો જેટલી આજ્ઞા પાડો એટલી શુદ્ધાત્મા ચોપડે જમ્યા થઈ જાય જેટલી પાડો એટલી દાદાજી આ લોકો ને બધાને એક વાર જ્ઞાન લીધું ને સમજ પડી ગઈ તો અમને કેમ આટલા બધા વર્ષો થયા